मनो

Ram. Bye. આપ સૌ ખૂબ જ પરિચિત છો કે રામાયણના સંવાદો ચાર જગ્યાએ ચાલે છે કૈલાસપતિ મહાદેવ ભવાનીને આ કથા કહે જે અજન્મા છે કાગભૂસુંદીજી જન્મ્યા છે પણ અમરણ ધર્મા છે એવા કાગભૂસુંદીજી ગરુડને આ કથા કહે પરમ વિવેકથી વિશ્વના અધ્યાત્મ જગતમાં જેમણે પોતાનું એક મહત્વનું સ્થાન સિદ્ધ કર્યું સદા સદા કે लिए એવા याज्ञवल्क महाराज આ કથા ભરદ્વાજજીને કહે અને કલી પાવના અવતાર પૂજ્યપાદ ગોસ્વામીજી પોતાના મનને અને સંત સમાજને કહે એ ચારેય પરમ આચાર્યોની આશીર્વાદક છાયામાં હું ને તમે આ ચિત્રકૂટ ધામમાં ભગવાન રામની મંગલ કરવા વાળી આ કથાનું દર્શન આ દિવસોમાં કરી રહ્યા છીએ યુવાનો માટે કથા છે એનો કોઈ સંકુચિત અર્થ પણ એમ ન કરે કે આમાં વૃદ્ધોને અવકાશ નથી એવો સંકુચિત અર્થ પણ ન થાય કે આમાં બાળકોને અવકાશ નથી યુવકનું પ્રૌઢ રૂપ અનુભવ સંપન્ન રૂપ એ બુઢાપો છે અને યુવકનું નિર્દોષ રૂપ એ એનું બચપણ છે કેન્દ્રમાં યુવાન છે કવિ કાલિદાસનું એક સૂત્ર છે બાપ વૃદ્ધત્વ જરસા વિના રાષ્ટ્રને એવું વૃદ્ધત્વ વૃદ્ધત્વ એટલે વધી ગયું વૃદ્ધિ પામ્યું જેનો અનુભવ જેનું ભજન જેની સેવા જેનું સમર્પણ જેનો ત્યાગ જેની સમજણ વધી ગઈ એનું નામ વૃદ્ધ એટલે કેન્દ્રમાં યુવાન છે અને તેથી જ હનુમાનજીને આપણે અજર કહીએ છીએ અજર અમર ગુણ નિધિ સુત કર બહુત રઘુ સ્વ તો શ્રી હનુમાનજીના દર્શન કરતા કરતા માનસના પ્રસંગોમાંથી આપણે આ બધા જ પાસાઓનો વિચાર કરીએ માનસમાં મુદ્રિકાનો પ્રકરણ એના માટે હમણાં સ્પષ્ટ માહિતી મળી રહી છે કે એ પ્રસંગ કહેવાય હિન્દીમાં કહેવાય હિન્દીમાં વિદેશની કોઈ ભૂમિ પર એ કહેવાયું છે પરંતુ એને આપણી રીતે ફરી એક વખત એનું દાન કરીએ જથાયનંત રામ ભગવા કથા कथा कीर्ति ભગવાન રામ જેટલા અનંત છે એટલી જ એની કથા અનંત છે હરિ અનંત હરિ હરિ જેટલો અનંત એટલી હરિકથા અનંત એ શાસ્ત્ર સિદ્ધ વાત છે તેથી એને ગમે ત્યારે ગમે તે રીતે જોઈએ દિને દિને નવમ નવમ એવા માણસના બધા જ પ્રસંગો એને આપણા જીવનમાં ખાસ કરીને યુવાનીમાં કઈ કઈ ઘટનાઓ આપણને વધારે માર્ગદર્શક બને એને નજરમાં રાખીને રામાયણના કથા પ્રસંગોને જોઈએ મુદ્રિકાની ચર્ચા જ્યારે થાય ત્યારે આપ જાણો છો કે આપણે ત્યાં તંત્રમાં તંત્ર શાસ્ત્રોમાં મુદ્રાઓ અનેક છે પણ ભક્તિ માર્ગમાં મુદ્રિકા એક છે મુદ્રાઓ ઘણી જેને તંત્ર ગ્રંથો વાંચ્યા છે તંત્ર ગ્રંથોનો થોડો અભ્યાસ કર્યો છે અથવા તો જેમણે અનુભૂત મહાપુરુષો દ્વારા તંત્રને જાણ્યું સાંભળ્યું એ બધા જ જાણે છે મુદ્રાઓ ઘણી છે પણ ભક્તિ માર્ગમાં મુદ્રી કેવલ એક છે દેશનો યુવાન રાજદૂત બને કે રામદૂત બને જે બને તે પરંતુ એની પૂરી સફળતા એના ઉપર આધારિત છે એની પાસે મુદ્રિકા છે કે કેમ જે યુવાન મુદ્રિકા વિહીન હશે મને તો કોઈ એક સંતે કહેલું કે જે સમુદ્રી હોય એ જ સમુદ્ર તરી શકે જે સમુદ્રી મુદ્રિકા સહિત જે હશે એ જ સમુદ્રને તરી શકશે પ્રભુ મુદ્રિકા મુખના બધી નાહી ગયે અચરજે ભગવાન કૃષ્ણએ કહ્યું મમ માયા દુરત્યયા હરિમાયા અતિ દુસ્તર તરીન જાય ભિંગેશ ભગવાનની માયા તરી શકાતી નથી સંસાર સમુદ્રને તરવું કઠિન છે હનુમાનજીના દર્શનમાંથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે એને કોઈ ઓળંગી જાય તો સરળ પડે તરવું અઘરું છે એને કોઈ નાંઘી જાય અને હનુમાનજીએ તરવા કરતા નાંઘવાના રસ્તાને વધારે પસંદ કરે છે સમુદ્રને તરવા જઈએ તો કેટલા મગરમચ્છો કેટલી કેટલા વિઘ્નો આવે હનુમાનજી મહારાજને વિઘ્નો આવ્યા છે આપ સૌ જાણો છો પરંતુ એને જે માર્ગ પસંદ કર્યો છે એ કૂદવાનો માર્ગ પસંદ કર્યો તરવાનો માર્ગ નથી લીધો અને તુલસીદાસજીની દ્રષ્ટિ પણ તરવા કર એમણે તરવા શબ્દને જરૂર સ્વીકાર્યો છે જાસુ નામ સુમિરત એક बारा उतरही नर ઈશ્વરની માયા બહુ જ કઠિન છે તરવી એવા સમયમાં હનુમાનજીનું દર્શન મને તમને એ શીખવે કે કોઈ કૂદકો મારે કોઈ છલાંગ મારે એ છલાંગ મારવાની જે હનુમાનજીની પ્રવૃત્તિ છે કૂદી પડવાની જે એમની રીત છે સમજીને બુદ્ધિપૂર્વક જ્ઞાનપૂર્વક એ સંસાર સાગરથી મુક્ત થવાનો એક વિશિષ્ટ માર્ગ તુલસી પ્રસ્થાપિત કરે છે અને એ વાત જ્યારે લઈએ ત્યારે કઠોપનિષદ નો એ મંત્ર જે આપણા દેશના એક યુવાન સંન્યાસીને બહુ પ્રિય હતો એ ચિત્તમાં અથડાય એક યુવાન સંન્યાસી આપ સૌ જાણો છો વિવેકાનંદજીને કઠોપનિષદનો આ મંત્ર ખૂબ જ પ્રિય હતો આ મંત્રના અનુસંધાને રામચરિત માનસમાં ઘણા સૂત્રો અંદર ગોપ્ય રૂપે ગોસ્વામીજીએ નાખ્યા છે ક્યારેક વિશ્વામિત્ર દ્વારા આ મંત્રની ઉદ્ઘોષણા કરી રામાયણમાં ક્યારેક પરમ બુદ્ધિમાન વયોવૃદ્ધ જામવંત દ્વારા આ મંત્રની ઘોષણા તુલસીએ કરી પોતાની ગ્રામ્ય ગીરામાં હમણાં કોઈ કથામાં કહેતો હતો કે મારી વ્યાસ વ્યાસગાદીને એવું લાગે છે ખોટા પણ હોઈએ થાય ન થાય ખબર નહીં પણ મને એવું લાગ્યા કરે છે કે જેમ સંસ્કૃત ગ્રંથોને હિન્દીમાં રૂપાંતરિત કરવા પડે છે આજે વેદ આપણે બધા સમજી ન શકીએ તો મહાપુરુષોએ વેદનું ભાષાંતર જેવી રીતે શક્ય બને એવી રીતે દર્શનોને વેદોને શાસ્ત્રોને ઉપનિષદોને હિન્દીમાં ગુજરાતીમાં જેવી જેવી બધી ભાષાઓમાં રૂપાંતરિત કરે પણ કદાચ એક સમય એવો પણ આવે મારી વ્યાસગાદીને એમ લાગે છે ભારતનું ભવિષ્ય બહુ ઉજળું દેખાય છે એટલે એક સમય એવો આવે કે આખા દેશમાં વધારે ને વધારે કદાચ સંસ્કૃત બોલાતું હોય જ્યારે આવે ત્યારે મને ખબર નથી આપણે જોઈ શકીએ ન જોઈ શકીએ એની ચિંતા નથી કારણ કે આંબો વાવી બાપો ક્યાં કેરી ખાઈ શકવાનો પણ તળેટી સમીપે એવું લાગ્યા કરે છે કે હજુ ક્યાંક કરતા એવું એવું કંઈક એવો કંઈક ભનક પર રહી વર્ષો પછી જ્યારે થાય ત્યારે કદાચ એવો સમય આવે કે આ મહાન દેશમાં સંસ્કૃત જ બોલાતું હોય કદાચ વધારે માત્રામાં વધારે પ્રમાણમાં અને એ વખતે તુલસીના રામચરિત માનસને સંસ્કૃતમાં રૂપાંતરિત કરવું પડે સંસ્કૃતના પંડિતો સમજી શકે એટલા માટે આ ગ્રંથને સંસ્કૃતમાં ભાષાંતરિત કરવું પડે એવો પણ સમય આવી શકે તો તુલસીદાસજી અત્યારે તો રામચરિત માનસમાં એ કઠોપનિષદના સૂત્રને આવી રીતે મૂક્યા છે વિવેકાનંદજીનો એ બહુ જ પ્રિય મંત્ર આપણે બધા જ જાણીએ છીએ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ સુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી હે યુવક ઊઠ મારે એની જાજી પરિભાષા કરવી નથી વિવેકાનંદજીએ ઘણી કરી છે આપ સૌ પરિચિત છે તું ઉઠ તું જાગ તું ગતિ કર અને કોઈ પામી ગયા હોય એનું માર્ગદર્શન પ્રાપ્ત કર કારણ કે આ માર્ગ સૂક્ષ્મ છે તીક્ષ્ણ છે ન પાર કરી શકાય દુરત્યયા ન પાર કરી શકાય એવો છે એમ તત્વ વેતાઓ બોલતા રહ્યા છે કઠોપનિષદનો આ મંત્ર મારી એ ઘણી વખત ચર્ચા કરી છે કે કોઈ માણસને પહેલા ઉઠો અને પછી જાગો એમ કેવું આ ઉપનિષદની વાત જરાક આમ વ્યવહાર દ્રષ્ટિએ બંધ બેસતી નથી લાગતી માણસને આપણે એમ કહેતા હોય કે તું પેલા જાગ ઉઠ માણસ જાગે પછી ઉઠે ઉપનિષદકાર કહે છે કે પહેલા ઉઠ પછી જાગ એ જરાક ઉલટું છે વ્યવહારની ભૂમિ ઉપર બંધ બેસતું નથી થતું માણસ જાગે પછી જ ઉઠે પથારીમાંથી પછી જ બીજા કાર્યોમાં લાગે પણ ઉપનિષદ કહે પહેલા ઉઠ જાગવાની વાત પછી પણ પહેલા તું પથારીનો ત્યાગ કર કારણ કે તું પથારીમાં પથારીમાં પડ્યો રહીશ ઉઠીશ નહીં અને અમે તને કહીશું તું જાગે છે તું કહીશ હું જાગું છું જાગું છું પાછળ ક્યારે જોલું લઈ લે એ કઈ નક્કી નહીં એટલે તું પહેલા પથારીમાંથી ઉઠી જા તું આમાંથી બહાર નીકળી જા પછી જ અમે નક્કી કરી શકીશું કે આ જાગ્યો છે આ જ ક્રમને ગોસ્વામીજી એક કુમાર રામભદ્રને પ્રેરણા આપતા મિથિલાની એક મોટી સભા મળી છે રામચરિત માનસમાં રામાયણની અમુક સભાઓ દર્શનીય અને શ્રવણીય છે એક સભા તો રામાયણની જ્યારે વિશ્વામિત્ર મહારાજ પધારે છે દશરથજીના દરબારમાં અદભુત સભા છે એમાં વાલ્મીકીજીના ન્યાયે જ્યારે દર્શન કરીએ કંઈક જુદું સ્વરૂપ છે એક સભા મિથિલામાં રંગભૂમિમાં જે ધનુષ યજ્ઞના નામે મળી છે એનું એક વિશિષ્ટ રૂપ છે અને પછીની સર્વશ્રેષ્ઠ સભાઓ તો જે ચિત્રકૂટમાં ભરાઈ છે જેમાં શબ્દો ઓછા હતા આંસુડા જાજા હતા વાણી બહુ થોડી હતી અર્થો અનંત નીકળતા હતા અર્થ અમિત અતિ આખર થોડે પછી તો ઘણી સભાઓ છે રામાયણમાં તો મિથિલામાં જ્યારે ધનુષ યજ્ઞના નામે એક સભા થઈ અને એ વખતે એક યુવાન ભગવાન રામભદ્ર મંચસ્થ છે એ વખતે વિશ્વામિત્ર મહારાજ જાણે નો મંત્ર કહેતા હોય એવો ધ્વનિ સ્પષ્ટ પકડાય છે उठहू राम भंग વંશને તોડી નાખો અને જનકના પરિતાપનો નાશ કરો તો ઉત્તિષ્ઠત એ જે ઉપનિષદની ઘોષણા છે એક વખત રામજીને વિશ્વામિત્રજીએ સંભળાવી એવી જ વાત હનુમાનજીને સમુદ્રને કિનારે જાનકીજીના એની ખોજ કરવા માટે કપિનું વાંદરનું એક ગ્રુપ એક ટુકડી નીકળી છે આપ બધા જ એ પ્રસંગથી પરિચિત છો સમુદ્રને કિનારે બધા બેઠા છે કરીબ કરીબ અવધિ પૂરી થવામાં છે સુગ્રીવે જે અવધિ આપી હતી એ પૂરી થવામાં અને હજી સુધી જાનકીજીના કંઈ સમાચાર મળ્યા નથી થોડી નિરાશા પણ આવી છે સૌએ પોતપોતાની રીતે પોતાની નિરાશા વ્યક્ત કરી છે વળી એમાં ક્યાંક ક્યાંક વિશ્વાસ અને શ્રદ્ધાનો રણકો પણ સંભળાય છે એવા સમયે જામવંતજીના મુખમાં ગોસ્વામીજી આ ઉપનિષદના જ સ્વરને જુદી રીતે મૂકે છે જામવંતજીએ એ વખતે હનુમાનજીને આવું જ કંઈક આહવાન કર્યું કે હનુમાન ઉઠો સાવધાન બનો તૈયારી કરો કહી છો તમે અત્યારે ચૂપ કેમ આ પરિસ્થિતિમાં તમે મૌન કેમ તમારા સમાન કોઈ બળવાન નથી ઉઠો પવન તનય બલ પવન સમા રામચરિત માનસનું આ શાશ્વત શાશ્વત આહવાન ઉઠ હનુમાન તમારામાં જે બળ છે તમારામાં જે બુદ્ધિ છે તમારામાં જે વિજ્ઞાન છે એનો સદુપયોગ કરી અને મા જાનકીની ભાલ લઈ આવો એને સંદેશ આપી આવો ત્યાંથી સંદેશ લઈ આવો આના માટે એક વૃદ્ધ પુરુષ એક બુદ્ધિમાન પુરુષ શ્રી હનુમાનજી મહારાજને સાવધાન કરે છે તો હનુમાનજીનું જ દર્શન કરીએ કારણ કે એમાંથી ઘણા સૂત્રો મને તમને આપણા જીવન માટે પ્રાપ્ત થતા રહેશે તો પહેલા તો આપણે ઉઠીએ અને એક વખત ઉઠી જઈએ પથારીમાંથી નીકળી જઈએ તો જ આપણે બરાબર જાગ્યા નહીતર હું જાગું છું જાગું છું એમ કહીને વળી પાછા આપણે સૂઈ જતા હોઈએ છીએ અને સમાજ હું ને તમે અનેક વખત આમને સૂઈ ગયા છે એટલે તો તુલસીદાસજી એક સૂત્ર આપે છે જાનીય જીવ જગ જા જાગ્યો ક્યારે કહેવાય જ્યારે સમસ્ત વિષયોના વિલાસમાંથી વૈરાગ્ય આવે સંસારના માણસોને વિષયના વિષયની ના નથી વિષયના વિલાસની ના છે વિષયનો અમર્યાદિત વિસ્તાર એના તરફ શાસ્ત્રોએ લાલ કરી છે બાકી તો હું તમે બધા સંસારી ભોજન કરીએ સૂઈએ ખાઈએ પીએ ફરીએ એની માનસકારે મનાય નથી કરી પણ એનો વિલાસ ન થાય એનું અનિયંત્રિત વિસ્તાર ન થઈ જાય કોણ આપણા ગુજરાતી કોઈ સાહિત્યકાર મને મળેલા એમણે કદાચ કાંતિભાઈ કાળાણી એમણે મને કહેલું વાક્ય છે એમનું છે ખબર મને મને સરસ એક વખત વાત કહી કે બાપુ જેટલા ફેલાઈએ છીએ એટલા જ ફસાઈએ છીએ જેટલા ફેલાવો એટલા ફસાવ વાત મને ગમી નહીં એટલે તો આપણા આપણા ગુજરાતી ભાષામાં કહેવાય છે કે બહુ જ પાથરી દીધું હોય જે જાગે છે એ માણસ પછી સંકેલવા માંડે ધીરે ધીરે સંકેલ કારણ કે એને ખબર પડી જાય કે આખરે આ બધું ખોટું છે આમ કઈ કઈ થાકી જઈએ તો કોઈ સુધરે નહીં પણ એને જયારે અનુભૂતિ થાય ઠાકોર રામકૃષ્ણ દેવ કહેતા કે બિલાડીને તમે નો ઉંદર આપો બિલાડી સાચી ઉંદર નો અને બિલકુલ આ બે હું હવે એમાં કઈક તમે એવું કઈક ભર્યું હોય તો તમે દબાવીને ને મૂકો તો કદાચ ઉંદરની જેમ કૂદે પણ એવો ઉંદર હોય બિલાડી એના ઉપર તરાપ મારે પકડે એને ખ્યાલ આવે કે નાના આમાં તો કઈ લોહી નથી ખાવાનું નથી વળી પાછી જતી રહે વળી પાછી તરાપ મારે એમ ઘણી વખત બિલાડી હુમલો કરે પણ એને જયારે છેવટે નક્કી થાય કે આ ઉંદર રબરનો છે મારે ખાઈ શકાય એવું નથી પછી બિલાડી વિરક્ત બને છે એમાં જગતની ભ્રાંતિઓ હું તમે બહુ કૂદ્યા બહુ કૂદીએ છીએ પણ જયારે આ બધું રબરનું લાગશે ત્યારે દાંત દુખવા આવશે जानिय तब जीव जग जागा जानिय तब जीव जग जागा जब सब विषय विलास विलास વિષયનો વિલાસ વિષયો તો રહેવાના હું તમે સાત્વિક ભોજન કરીએ કોણ ના પાડે સારા કપડાં પહેરીએ કોણ ના પાડે બહુ સારી રીતે ભણીએ તરક્કી કરીએ જરૂરી છે જ્ઞાન વિજ્ઞાનના સીમાડાને આંબવા માટે આપણો હાથ ફેલાય આવશ્યક છે પરંતુ શાસ્ત્ર મને તમને પ્રેરણા આપે છે અનિયંત્રિત વિલાસ એ માણસને પરેશાન કરશે અનિયંત્રિત માણસ પાસે પૈસા હોવા જોઈએ પણ પૈસા દ્વારા અનિયંત્રિત વિલાસ ન થાય એનું માણસે ધ્યાન રાખવું જોઈએ શ્રીમદ ભાગવતજીમાં એક શુક્ર નીતિ છે આમ તો શુક્રાચાર્યની આખી નીતિ છે પણ એમાંથી સારભૂત શુક્ર નીતિ શ્રીમદ ભાગવતજીમાં આવી છે વિષયોના વિલાસને કઈ રીતે નિયંત્રિત કરવો એના માટેનું જે એક વિભાજન કર્યું શુક્રાચાર્ય મહારાજ એમણે તો બલીને જુદી રીતે એ વાત આખી રજૂ કરી છે પણ આખી નીતિ મને તમને બહુ જ માર્ગદર્શક બને આપણા દેશ માટે બહુ જ જરૂરી જન જન માટે જરૂરી બાબત બલિરાજ ત્રણ ડગલા પૃથ્વી આપવા માટે સંકલ્પિત થયો શુક્રાચાર્ય મહારાજના ગુરુ એને વિરોધ કર્યો કે ભાઈ આ વિષ્ણુ છે માંથી કેવું રૂપ લેશે તને બધું છેતરી જશે આ પ્રસંગથી આપ સૌ પરિચિત છો પછી અર્થ બાબત ઘણી ઘણી બાબતો માટે શુક્રાચાર્ય પોતાનું દર્શન ત્યાં બલિની સામે મૂક્યું છે એ વખતે બોલ્યા છે કે બની જેની પાસે પૈસા આવે એ પૈસાને એને ત્રણ ભાગમાં વહેંચ પાંચ ભાગમાં વહેંચી લેવા જોઈએ આ વસ્તુ જો હું તમે શીખીએ આપણા જીવનમાં પ્રમાણિકતાથી તો વિષયના વિલાસમાંથી હું તમે બચી જઈએ અને વિષયના વિલાસમાંથી બચીએ એટલે જાગ્યા ગણાવીએ અને જાગીએ એટલે ત્યાં પહોંચી શકીએ એને પ્રાપ્ત કરી શકીએ તો આમ જેમ આપણા કવિ રમેશ પારેખે ભગવાનનો ભાગ કાઢવા માટે જે ઢગલીઓ કરી હતી ને કે આનો ભાગ આનો ભાગ આનો ભાગ પોતાની કવિ શુક્રાચાર્ય મહારાજ પાંચ ઢગલી કરે છે જેની પાસે ધન ધન તો એક એક એક શબ્દ તરીકે વાપરી પણ જેની પાસે જે હોય એને પાંચ ભાગમાં વહેંચે બુદ્ધિ હોય તો બુદ્ધિ બુદ્ધિ ધન બળનું ધન જે હોય આપણે તો ધન શબ્દ આવે એટલે સ્વાભાવિક અર્થ શબ્દ આવે એટલે અમુક રૂપમાં જ આપણને દેખાય છે બાકી અર્થ એ તો કેટલો મોટો શબ્દ છે આપણા ગ્રંથો જેને અર્થ સમજાઈ જાય એ તો પરમાર્થને પામે છે જેને અર્થ સમજાય એ પરમાર્થને પામી જાય બહુ સારો શબ્દ છે અર્થ એટલે તો આપણા ચાર પુરુષાર્થમાં એને સ્થાન મળ્યું છે ધર્માય યશસઃ ટુકડીઓ પાડે છે જુદા જુદા ભાગલા પાડે છે શુક્રાચાર્ય વિષયના વિલાસમાંથી જીવ કેમ મુક્ત રહી શકે એની એક સીધી સ્પષ્ટ સમજણ માણસની પાસે જે હોય એમાંથી એને પહેલો ભાગ ધર્મ માટે રાખવો પહેલો ભાગ ધર્મ માટે કાઢવો હવે ધર્મ માટે કાઢવો એટલે શું અર્થ એનો એ રૂપિયા મંદિરમાં વાપરવા એ એનો અર્થ થયો ધર્મ માટે એ રૂપિયા હોસ્પિટલમાં વાપરવા એ અર્થ થયો ધર્મ માટે એ રૂપિયા કોઈ સ્કૂલ કોલેજ એના માટે વાપરવા એ થયો ધર્મ માટે ઉપયોગ ધર્માય કયો નિર્ણય લેવો વ્યાસગાદીને એમ લાગે છે કે ધર્મ માટે વપરાયો ભાગ એ એક એવો ભાગ છે કે વપરાય જાય પણ કોઈને ખબર ન પડે એ ધર્મ માટે ગયો આપણે ગુજરાતીમાં કહીએ ને ભાઈ ડાબો આપે ને જમણો ન જાણે જમણો આપે ને ડાબો એ ધર્મમાં કારણ કે મંદિર જરૂરી છે હોસ્પિટલ જરૂરી છે શાળા કોલેજ જરૂરી આ બધું જરૂરી છે સવાલ જ નથી પણ એના માટે ધર્મનો જે ભાગ કાઢ્યો છે ને શુક્ર નીતિ યશસહ કહે કીર્તિ માટે કાઢેલો ભાગ એટલું જ મહત્વનું છે ધ્યાન દેના કોઈ ગલત અર્થ ન કરે પણ એક કીર્તિનો ભાગ છે ધર્મ તો ગોપ્ય છે બહુ જ ગુપ્ત કોઈને ખબર ન પડે એને અપાઈ જાય અમારો કવિ ત્રાપજકર ભાવનગરની પાસે ત્રાપજકર ના નામથી ગુજરાત પરિચિત છે એક દ્રષ્ટાંત મેં એમને ઘણી વખત સાંભળ્યા બહુ સરસ અને ભગત બાપુ કવિ કાગ પણ એની વાત બહુ સારી રીતે રજૂ કરતા કે ગામડાનો માણસ પોતાના ગામમાં અનાજ દળવાની ઘંટી નથી બે ચાર ગામની વચ્ચે એ સમયમાં એકાદ ગામડામાં દળવાની ઘંટી હોય ચોમાસું અને એ ગામડાનો માણસ પોતાના પછેડીમાં જુવાર બાંધી અને બીજે ગામ જુવાર દળાવવા માટે જતો હોય અને આમ રસ્તે ચાલે તો બહુ જ ફેર પડે એટલે કોઈના ખેતરમાંથી આમ કેળી હોય ને ટૂંકે રસ્તે જાય તો જલ્દી દળાવીને આવે ને એના છોકરાઓ રોટલા ભેગા થાય અષાઢ મહિનો જેઠ મહિનો આવી ગયો હોય ખેતર તૈયાર હોય હજી વરસાદ નથી થયો એટલે વાવણીઓ વાવણા નથી થયા અને એ માણસ નાની પગદંડીથી જાય રસ્તો ટૂંકે રસ્તે અને એની ગરીબની પછેડી ફાટેલી હોય એમાં જુવાર બાંધી છે પોટલું ખભે રાખ્યું છે જલ્દી જલ્દી જાય એમાં એને ખબર વગર એની પોટલીમાંથી જે જુવારના દાણા બીજાના ખેતરમાં પડી જાય અને પછી વરસાદ પડે અને બીજાના ખેતરમાં આને ખબર વગર જે દાણાઓ પડ્યા અને એમાંથી જે જુવાર પાકે ધર્માય એ ઢગલો ધર્મ માટેનો છે કોઈને ખબર ન પડે હું રામાયણમાં કયા કરું કે યજ્ઞ નારાયણ જયારે પ્રગટ થયા રામજીના પ્રાગટ્યના પહેલા પ્રસાદ આપ્યો છે દશરથજીને પછી એ પોતે અદૃશ્ય થયા કોઈને ખબર ન પડે અને પછી કદાચ કોઈને ખબર પડી જાય પડી જાય પણ આપણા મનમાં કોઈને ખબર પડે એવી જરાય મનોવૃત્તિ ન હોય એવી રીતે વપરાયેલો અર્થ એ ધર્મ આવ્યો પછી બીજો ભાગ હું હંમેશા કયા કરું ગામડા ગામડામાં કે નગરમાં કોઈ વિધવા માતાજી હોય કોઈને ખબર ન પડે ને એને ઘરે આપણે દાણા નાખી આવીએ ધર્મ આવ્યો બીજો ભાગ છે યશસ કીર્તિ માટે એ પણ એટલું જ જરૂરી કે પ્રભુએ આપ્યું હોય તો એક ભાગ આપણે સેવાના ક્ષેત્રોમાં વાપરીએ ધર્મસ્થાનોમાં હોસ્પિટલોમાં શાળા કોલેજ જ્યાં ત્યાં અનેક ક્ષેત્રો હોઈ શકે એમાં બીજો ભાગ પણ આપણા દેશનો ઋષિ કેટલો વાસ્તવિક દર્શી છે એને ત્રીજો ભાગ કીધો અર્થાય અર્થને અર્થ માટે વાપરવો તમારી પાસે જે પૈસા હોય એ પૈસાને વધારવા માટે તમારે એ પૈસાને વાપરવા એટલે કે મૂડીને કઈ રીતે વધારવી ધંધામાં ઉદ્યોગમાં એની પણ છૂટ આપી પણ એ ત્રીજું સ્થાન છે ત્રીજું સ્થાને આ ઢગલી છે અર્થાય જેમ માણસ જુવાનીમાં પૈસા કમાય પછી આમ કરે આમ કરે એમાંથી વધે ઉદ્યોગ કરે ફલાણું કરે એમનું વધારતું જાય અને રાષ્ટ્રનો વિકાસ થાય જરૂરી છે પણ એ ભાગ ત્રીજો અર્થાય પંડ રળે કાંઈ ન થાય આપણે ત્યાં કહીએ ને ભાઈ પંડ રળે કાંઈ ન થાય પૈસો રળે તો પૈસો ભેગો થાય એવું લોકો કહે પંડ રળે તો કેટલા પંદર રૂપિયા વીસ રૂપિયા મજૂરી મળે પણ જેનો પૈસો આપણા સાહિત્યકારો કે ને કે રૂપિયો રૂપિયા ખેંચી લે દુનિયામાં એવું દેખાય જ્યાં રૂપિયા હોય ત્યાં રૂપિયા આવ્યા જ કરે ન હોય એવું આપણે ત્યાં સાહિત્યકારો પાસે સાંભળ્યું કે રૂપિયો રૂપિયાને ખેંચે અને વિનોદમાં એ કહેવાતી વાત આપ સૌ જાણો છો કે એક જણાને એમ થયું કે રૂપિયો રૂપિયાને ખેંચે તો લાવ ને રોકડો રૂપિયો લઈને જાઉં એ ગામડાનો વેપારી ને બેઠેલો ગામડામાં તો એમ જ હોય ને પાછળ ઘર હોય ને આગળ વેપારીનો દુકાન ને એમાં પેલું એને પૈસા નાખવાનું જે પેટી હોય એમાં પેલું કાણું હોય એનો અંદર ચા પીવા ગયો છે વેપારી એટલે પેલા એમ થયું કે આ રૂપિયો રૂપિયાને ખેંચે એટલા અને આના જે આ છે એનું પૈસાની પેટી એના ઉપર આમ રાખું તો અંદર જે રૂપિયા છે બધા બહાર નીકળી જશે અને હું લઈને જતો એ અડધો કલાક આમ રાખ્યો ત્યાં અને પરસેવો થયો પરસેવો થયો એટલે રૂપિયો સરી ગયો અને ઓલાની પેટીમાં જતો રહ્યો નિરાશ થયો વેપારી આવ્યો એને પૂછ્યું શું થયું કે આવું થયું કા સૂત્ર સાચું છે રૂપિયો રૂપિયા ખેંચી લઈ અર્થ અર્થાય આપણે એટલું જ જરૂરી છે મહાભારતમાં પંચ બળમાં એક બળ અર્થબળ કહ્યું છે એક બળ અર્થબળ છે તો આ ત્રીજી ઢગલી છે અર્થને વધારવા માટે માણસ અર્થનો ઉપયોગ કરે સારી રીતે લગાડે એમાંથી એ સદુપયોગ પ્રમાણિકતાથી નીતિથી આગળ વધે ને વધારે અર્થ આવે કામ આવે પોતાના નિજ સુખ માટે એ ચોથો ઢગલો અમે સારા કપડાં પહેરીએ સારું ખાઈએ અમારા ઘરમાં ટીવી હોય અમારા ઘરમાં આ હોય અમારા ઘરમાં પોતાની કામના માટે પોતાના સુખ માટે છૂટ આપી નીતિકારે શ્રીમદ ભાગવતી ચાખો એ ચોથો ઢગલો અને પાંચમો સ્વજન આયોજન મારા સગાવાલા મારી બેન દીકરીઓ મારું કુટુંબ જેને મુશ્કેલી છે એના માટે હું પાંચમો ઢગલો રાખું કેટલું સરસ વિતરણ ધર્માય અને સ્વજનાય આ બેની વચ્ચે ત્રણ ઢગલા મૂક્યા છે એક બાજુ ધર્મ માટે એક બાજુ સ્વજન માટે એની વચ્ચે અર્થ દ્વારા અર્થ વધારવો પોતાના સુખો પ્રાપ્ત કરવા અને કીર્તિ પ્રાપ્ત કરવા માટે દાનો કરવા આવી રીતે અર્થની વહેંચણી શુક્ર નીતિમાં શ્રીમદ ભાગવતજીમાં દેખાય છે આવી રીતે જે માણસ વિભાજન કરે આવી રીતે આયોજન કરે તો વિષય વિલાસ એનો અટકે અનિયંત્રિત જે વિકાસ વિસ્તાર થાય એમાંથી હું તમે બચી શકીએ તો જાગેલો માણસ ત્યારે કહેવાય જ્યારે અનિયંત્રિત વિલાસમાંથી પોતાની જાતને સંકેત જાની તબ जीव जग जाना जानी ઋષિઓના વિલાસમાંથી આપણી જાતને સુરક્ષિત રાખવી હોય તો પ્રભુએ જે આપ્યું હોય એને આવી રીતે પાંચ રીતે વાપરીએ પાંચ રીતે એનું સુવ્યવસ્થિત વિભાજન કરીએ તો આપણે જાગ્યા તો ઉઠવું જાગવું આ વાત જે રામાયણ જે રીતે કરે છે એ યુવાનો માટે માર્ગદર્શક છે કોઈ વૃદ્ધ પુરુષ કોઈ પ્રબુદ્ધ પુરુષ મને તમને આવી રીતે ઉઠાડે જાગ્રત કરે અને ગતિશીલ કરે તો કઠોપનિષદનો એ મંત માણસમાં ઘણી જગ્યાએ એનો ધ્વનિ સંભળાય છે એનો સ્વર સંભળાય છે તો બાપ યુવાન ઉઠે યુવાન જાગે યુવાન ગતિશીલ બને યુવાન છલાંગ ભરે પણ મૂળ મારે જે કહેવું છે કે મુદ્રિકા વગર કાંઈ ન કરે જે યુવાન પાસે મુદ્રિકા નથી એ યુવાન છલાંગની મુદ્રિકા એટલે હરિનામ મુદ્રિકા એટલે ગાંધીજી આટલા સફળ થયા એના ઘણા રહસ્યો છે આ કથા દરમિયાન રેટિયા બારસ આવવાની છે એ દિવસે મેં આયોજકોને પણ કહ્યું હતું કે એ દિવસે પણ કથામાં ગાંધીજીને સ્મરીને કંઈક વિશેષ કરવું કારણ કે તિથિ પ્રમાણે રેટિયા બારસ કથામાં આવવાનું ગાંધીજીનું સત્ય ગાંધીજીનો ત્યાગ ગાંધીજીનું સમર્પણ એની નિડરતા આ બધા ગુણોનો તો સવાલ જ નથી પણ એમની સફળતાનું મોટામાં મોટું રહસ્ય છે તો રામ નામ યુવાનના મુખમાં રામ નામ રહે ઘણા લોકો કહે છે કે રામ રામની શું જરૂર છે અમે તો સેવામાં માનીએ છીએ વ્યાસગાદીને વ્યાસગાદીને જે લાગે એ તમારે માની લેવું એવું જરૂરી નથી તમારે એના ઉપર વિચારવાનું તમને ઠીક લાગે તો ઠીક પણ બિના હરિનામ જે કેવલ સેવાની ચર્ચા કરે છે એની સેવા અહંકારનું રૂપ લેતી દેખાય છે જેના મોઢામાં મુદ્રિકા હશે એ માણસની સેવા એને વિનમ્ર બનાવી રાખશે એથી યુવાનોએ છલાંગ ભરવાની જાગૃત રહેવાનું અર્થના ભાગ કરવાના વિષય વિલાસ ને નિયંત્રિત કરવાનું પણ આ બધું તો સફળ બનશે જો જુવાનના મુખમાં હરિનામની મુદ્રિકા હશે રામ નામની મુદ્રિકા હશે કારણ કે જે મુદ્રિકાની ચર્ચા રામાયણમાં છે મણિમુદ્રી છે મણિમુદરી મન પ્રિય હિય કી મની મુદરી મન મુકિત ઉતાર કેવટના પ્રસંગમાં જ્યારે મુદ્રિકા જાનકીજી ઉતારીને આપે છે ત્યારે એ મુદ્રિકા માટે મણિ મુદ્રિકા શબ્દનો પ્રયોગ થયો છે મુદ્રિકામાં એ વીટીમાં મણી લગાડેલો હશે જડેલો હશે સમજી શકાય એવી વાત છે પણ એ મણી કયો હતો એ કોઈ કોઈ વિશિષ્ટ નંગ હતો કોઈ બહુ જ કિંમતી પથ્થર હતો હશે જનક રાજાની દીકરી છે એનો વિલાસ એનો એનો જે વૈભવ જાનકીજીનું સુખ કોણ વર્ણન કરી શકે જો સંપદા નીચ દ્રિહ સોહા સૌ બિલોક સુર નાયક મોહા જે સમૃદ્ધિ જનકપુરીમાં એક સામાન્ય માણસના ઘરમાં હતી એ જોઈને ઇન્દ્ર પણ મોહિત થતો આવું સમૃદ્ધ રાજ્ય હતું જનકનું એની રાજકન્યા એના હાથમાં જે વીંટી છે એનો જે મણી હશે એ બહુ કિંમતી હશે સવાલ જ નથી પણ તુલસીદાસજી એ મણીનું નામ આપે છે એ કયો મણી હતો ક્યાંથી નીકળેલો મણી હતો એ મણી બીજો કોઈ નહોતો રામ નામ મણી દીપધનુ દેજી હદે